પડોશીને સુધારવું છે એવું સુધરે તમારી જેટલા સરળ થાય દાદા અમને અમને આટલો વિયોગ લાગ્યો હતો હીરાબાને કેમ નહીં વિયોગ લાગે વિયોગ લાગતો હશે ને તમારો લોકોનું કલ્યાણ થાય એટલે બધા જાવ ઉંમરનો દાદા ભગવાન કર્યા કેટલા અંદાજ બરોબર છે દાદા મને તો ઘણી વાર વિચારતો દાદા છ વીકે મુંબઈ મુંબઈ કર્યા પછી છ વીકે વડોદરા તમે પહોંચ્યા બરોબર તો છ વીક સુધી મીરાભાઈ તમે રાહ ક્યાં કરી હશે તમે લંડનથી મુંબઈ ગયા તો કેમ તમે ઔરંગાબાદ ગયા એ તો પછી બોમ્બે મેં ઘણું વિચાર આપું પણ થાય એમ છું એટલે વિરહ વિરહ એમ અમને આટલો બધો વિરોધ લાગે આ પગ છોડવાનું મન નથી થતું લાગે વિરહ તો વિરહ માં બહુ કામ કરેલા છે થોડા વખતે બની છે ને થોડા વખતે બની છે ને એટલે વધુ ટાઈમ થાય એટલે પછી ઓછું થતું એવું થાય <laughs> જ્ઞાની પુરુષ પોતાના આત્મા છે એવું કહ્યું એટલે આત્મા એ લાગે ને પોતાના આત્મા એટલે અમે અતિ પરિચય અવજ્ઞા જેવું થઈ જાય એમ એટલે પછી તમે એમ કહો છો કે હમણાં મળ્યું છે એટલે એવું લાગે તો પછી ધીમે ધીમે વિરહ ના લાગે એટલે તો પછી અવજ્ઞા જેવું થઈ ગયું કહેવાય વિરહ ના લાગે તો જુદા છે એવું લાગે જ નહીં પછી જોડે જ છે એવું જોડે છે એવું પૂછે કોઈ દિવસ આ તો કોણ નામ કેવાય તે મળવાનો રસ્તો જ ના ભેગો થાય રસ્તો તારો ખુલ્લો થાય છે પણ તમારે નોકરી કરવી છે વસ્તુ પકડી છે તમને ક્યાં છે નોકરી પાણી પડશે પછી જવું જ પડે

જોઈએ ના એવું કઈ નથી ચાહતા નથી એવું નહીં જાણીએ છીએ એવું ના હોવું પોતાનું સ્વરૂપ જાય હું સુધારતો નથી તો બીજું બધું ના બરાબર જાણ કેપ ચડે કેપ ચડે એટલે નહીં જાણ શું કહ્યું બીજું જાણવાનું કેપ ચડે કંપની વાતે હા કેફી ચીજ અને આત્માની વાત કરો ને હું ગણ છું અને કોઈ વાર આમ ચોપડી વાંચીએ ત્યારે સ્વ પરિણતિ પર પરિણતિ એ વાંચીએ વાંચીએ ત્યારે બરોબર આમ ખ્યાલ આવે પછી એમ થાય કે ચાલો દાદા આવશે ત્યારે પૂછશું દાદા આવે ત્યારે પૂછવાનો થાય જ નહીં પાછો પરપરણી બધું થઈ રહ્યું છે પરનો ઉદય બધું વ્યવસ્થિત બરાબર અને વ્યવસ્થિત કરે છે હું જોઉં છું જાણું છું એનાથી સપરણીથી છૂટો છે શબ્દ થતું વસ્તુ એ વાંચે પદ્ધતિ થોડી અમુક વસ્તુ આપણે સત્સંગમાં થાય એની કરતાં પણ ડીપમાં હોય છે જે શુદ્ધ ઉપયોગ માટે ચાર પાનાનું ચેપ્ટર છે સાતમી આપતાને હું લાગે હા એટલું સરસ સમજાવેલું કે એટલું તે જ સમજવાનું છે આ બધું પૂછપુછ કરે છે વાંચવામાં જરા કંટાળા એટલે બધા પૂછે પાંચ છ પંચ્યાસી ખાલી એટલો છે કાલે તમે આપણે કીધું ને કે ભગવાનને આપણે ગુનેગાર ગણીએ આપણે તમને ગુનેગાર કરો તમે બદલો ના વાળો ભગવાનને ગુનેગાર ગણીએ ભગવાનને તડકાવીએ તો શું થાય <laughs> આપણે કોઈ વાત કહીએ વળીએ ને બહુ પ્રેમ હોય તો કે દાદા તમે આવું મને લે તો એ શું દાદા તો વાત કીધું કે ભગવાન તો આપણો છે કેમ ના તડકાવે પૂરો ભગત હોય તો તડકાવ એ આક્ષેપ કહેવાય ના તડકાવેલું છે એટલે વાલસી કહેવાય ને પેલું ગુનેગાર પેલું તમે કહ્યું ને કે મારો ગુનો થયો હશે તો હું તને ધોઈ આપીશ પણ ભગવાનનો ગુનો ના કરીશ કરીને ભગવાન ઉપર આક્ષેપ ના મૂકીશ કે ભગવાને કર્યું ને આ ભગવાન આ કર્યું સારું કર્યું મારું બગાડી નાખ્યું ભગવાન ઉપર એવો આક્ષેપ ના મૂકીશ કે અને બીજી બાજુ આપણે એવું પણ કહ્યું છે કે તું તને કંઈ એવું આવે તો તું ભગવાનને પણ તડકાવજે કે તો કે તો પછી આપણે ભગવાનને તડકાઈએ તો ગુનો ના લાગે તડકાવા જ ને તો જેને પ્રેમથી હોય તે <laughs> પ્રેમ હોય તો પ્રેમ આપણને લાગે કે આપણે એને વગર ગમતું જ નહીં તારે આપણે કરી કહીએ બરાબર એમને મારા વગર ગમતું નહીં એવું લાગે તરત પર કહીએ ભગવાનને આપણા વગર ગમે ને ત્યારે પૂરી કહીએ અગર આપણને એમના વગર ગમે નહીં ઘણા તો ગમે છે ને ના ગમે ભગવાન ના એ ગમે છે <laughs> સાસુ આ ગમે છે શૈલેષ આ ગમે છે પણ ગમે છે ખરું પણ હવે ખબર પડી છે કે એને હું જુદા જ એ છૂટું થઈ જશે પણ ભગવાન જોડે પ્રેમ આવે ને આખો દાડો એમના વગર ગમે નહીં ત્યારે આગળ ચડી ગયા મને તો આ ગમતું નહીં તમે બધે જનતા અથડાયા કરો એમ કઈ રીતે પણ આપણે બીજી બહુ ચીજો ગમે છે તો નો આ બધું રોગ એક અવતાર નો કાળ રહ્યો બહુ વાર લાગે અનંતકાળ નો રોગ રોગ ઘણા કાળ નો ઘણા અવતારો આપણે જ ભરેલો પોતે જ ભરેલો ના રોગ વધતો જ ગયેલો અને એક અવતાર માં થોડા વખત માં જ કાઢવાનું જાણી નતું આવું મને એટલા બધા વી પચી એમને જ ગયા બરાબર પણ અક્રમ થયેલો નીકળ્યો નીકળ્યો બધા લાખ અવતારે ના મારી પ્રયત્ન બહુ કર્યા પણ બહુ આક્રમણ નામ થયા નહીં કઈ બહુ ના થયા પરમાણુ એકલા રૂપી છે અને બીજા બધા અરૂપી છે તો કે આત્મા પણ આ કાળ છે ગતિ સાહેબ સ્થિતિ સહાયક એ બધા તત્વોની જેમ અરૂપી છે એના જેવો જ અરૂપી છે આત્મા બધા રૂપી ઇન્દ્રિયગમ્ય નહીં એ બધા રૂપી આ કોને સંભળાય નહીં વાંકે દેખાય નહીં નાકે સમજાય નહીં જીભે ચખાય નહીં એ બધું રૂપી રૂપી હોય તો ખબર પડી જાય વ્યવહાર એટલે વ્યવહાર તમે વાળ ઉપર મારા ના રહેવું પડે ના રહેવું પડે એટલે વ્યવહાર કહેવાય અને કેટલીક વાર વાળ કપાળે મૂંડું થઈ જાય આપડે બધા એક ના એક વાળ કપાવા જુદા આમ એક ના એક Thank you. જે બધા પ્રેમથી કર્યું એવું લાગે ને બધા જે વિહારે તો એમનું મનમાં છે કે બીજા આપશે પાછો ના કરવો કોઈ મંદિર નું પ્રોજેક્ટ આવે બીજા મંદિરો નું ભણવાનું લાવે આપવા પડે કે કોઈ સ્કૂલો માટે સ્કૂલો માટે કે કોઈની હોસ્પિટલ માટે એવા બધા માટે કારણ કે કઈ આ તો લોકો દબાણ કરીને એમને એમને દબાણ કરીને આપણા મનમાં કચરાય કચરાય તે આપણું કામ કચરે ને ઇજ્જત આપવું એ છે આપણે કઈ કે દાન કરવું જોઈએ પણ તે યથાર્થ સારી જગ્યાએ કરવું જોઈએ સારી જગ્યાએ તમારું થઈ ગયું એટલે હવે ના થાય એનો હમાન તો ખોટું લાગવાનું જ છે ને હમાન તો એને ખોટું લાગવાનું છે એને ત્રણ હજાર કહેતા આપણે જરા કહેતા ખોટું લાગવાનું છે એને ખોટું લાગવાનું ક્યાં પાર આવવાનું છે અહંકાર છે રેસકોર્સ છે બહુ ઘટાઈ નથી તમે તો પેલા અમારા માણસ ને મન મન ને દુઃખ ના થાય એટલે આપી દો ઘણી ઘણીવાર પેલું એજ્યુકેશન હોય સ્કૂલ નું હોય આપડે કોઈ પુણ્ય બદલા નથી હવે અહંકાર કર્યો દસર કેટલા જાય એવા એવો કઈ ચોક્કસ ખબર નથી આપતા પુત્ર એટલે આ દાદા ભગવાન ના બધા આપતા પુત્ર જ કહેવાય આપતા પુરુષ ના બધા જે પાસે ફોલોવર છે ને તે આપતા પુત્ર જ કહેવાય પણ અત્યારે આપતો પુત્ર કોને કહીએ છીએ આ બ્રહ્મચર્ય આવે છે ને અને જે નાની છોકરાઓ છે એ બધાને આપતા પુત્ર લાવવા અચ્છા અચ્છા અને આમ તો બધા આપતો પુત્ર જુદા પડે છે પચાસ હજાર થાય આમ ના આમાં આપતો પુત્ર એટલે ગમતરીય પાસે છે નિરંતર આજ્ઞામાં રહેવાનું જગતમાં કલ્યાણ કરવા માટે એ એ બધે ભરવાના કપડા હું બદલવાના કપડા હું બદલવાના એટલે આપતો પુત્ર નું ખંડ છે તો આપણે આપ એમને કપડાનું અમુક એ આપશો કે વર્ણન એ કરશો કે આપ પહેરજો એમ હા એવું નક્કી થયેલું છે એટલે એને ફ્રી ઓફ કોસ્ટ કપડાં જમવાનું ફ્રી ઓફ કોસ્ટ સો બસો થશે આપતા પુત્રીઓ ને આપતા પુત્રો એનું રહેવાનું પણ અને એ ઉપદેશ માટે બહાર પડવાના દરેક ગામે ગામ અને મારી દોરવણી એ ફક્ત હિન્દુસ્તાન માં કે બધે પર બધે વર્લ્ડમાં વર્ગમાં પછી તેનું છે તે આપણા મૂળ તમારા ડિસ્ટ્રિક્ટ પૂરા નાખીને પછી આગળ જવાનું એટલે સર્કલ મોટું કરતા કરતા જવાનું એ સર્કલમાંથી